એટલે આપણે એને પ્રમાણ કહીએ જેવી રીતે આપણે કુદરતી સૌંદર્ય સમજો આપણે નિહાળી રહ્યા છીએ તો એમાં આપણી આંખો પ્રમાણ ગણાય અને સમજો કોઈ ક્યાંક ક્યાંકથી આપણને કીર્તન સંભળાઈ રહ્યા છે તો આપણે કાનને પ્રમાણ ઘડીએ કે આપણને જ્ઞાન થાય કે ક્યાંકથી કીર્તન સંભળાય છે તો પ્રમાણ મીન્સ પ્રૂફ કહીએ આપણે એટલે આપણે લાસ્ટ ટાઈમ જોયું કે પ્રમાણ બે બે પ્રકારના જોયા કે જે આપણે જોઈ નથી શકતા અને અમુક વસ્તુ એવી છે કે આપણે જોઈએ છીએ તો એ જેવી રીતે આપણે કોઈ માટલું દેખાય છે તો એ આપણે આંખોથી દેખાય છે તો એ જોયેલું પ્રમાણ કહેવાય કે દરેક જોઈને થતું જે જ્ઞાન છે એ ન જોઈ શકતા હોઈએ એવી પણ ઘણી બાબતો હોય જેવી રીતે ઇતિહાસમાં પેલા રાજા મહારાજાના જેવી પરાક્રમ થઈ ગયા એ આપણને કોઈ કે આપણા વડીલો કે અથવા આપણા ઐતિહાસિક પુસ્તકો દ્વારા જે આપણને માહિતી મળે તો એ એ પ્રમાણ કહેવાય જે એવી રીતે જ આપણે જોઈએ કે જગત શું છે કે ભગવાન કેવા હતા કે ભગવાનનું સ્વરૂપ લીલા એ બધું જાણવું હોય આપણને તો એ તો આપણે જોઈ તો શકવાના નથી તો એ એ આપણો ધાર્મિક ગ્રંથો છે એ આપણા માટે પ્રમાણ થશે જે ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે વેદ છે ગીતા છે બ્રહ્મસૂત્ર છે અને ભાગવત ભાગવતજી એ સ્તરે જ્ઞાન પ્રાપ્તિના સાધનો અને મહાપ્રભુજીના ગ્રંથો જે પણ છે એ બધા શાસ્ત્રોના એટલે અહીંયા એવું છે શાસ્ત્રોના વચન અને મહાપુરુષો દ્વારા જે પણ શાસ્ત્રોએ ટીકા શાસ્ત્રો ઉપર કરેલી હોય અથવા મહાપ્રભુજીની વાણી એ આપણા માટે જ્ઞાનનું એટલે કે પ્રમાણ છે એટલે અને પછી આપણે એવી રીતે જોયું કે શાસ્ત્રોનો વિસ્તાર તો ખૂબ જ લાંબો છે કે આપણે આ જન્મ પણ પૂરો ના થાય અને દરેક વ્યક્તિની સમજણ પણ જુદી જુદી હોય કે શાસ્ત્રોનો આશય બી સમજવો આપણા માટે ખુબ કઠિન છે અને ક્યારેક આપણે શાસ્ત્રોની બાબતમાં વિરોધાભાસ બી ગણાય કે એ રીતે દરેક પોતાના લેવલ પ્રમાણે સમજે છે શાસ્ત્રો ને પછી આપણે જોયું કે ભગવાન ની પ્રેરણા થી જ આ બધા શાસ્ત્રો પ્રકટ થયા છે છતાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એવા શાસ્ત્રો ભણવા કે જેમાં બધા જ શાસ્ત્રોનો નિચોડ હોય કે જેમાં ક્યાંય આપણને વિરોધાભાસ અને ત્યાં પ્રાથમિક કક્ષામાં વેદ દસમા હવે તમારો અવાજ નથી આવતો ડિસ્કનેક્ટ થઈ ગયા કારણ હાલોલથી તમે લોકો આજે નવા જોઈન થયા છો ને એટલે કહી દઉં કે અમે લોકો અહીંયા ક્લાસમાં એ રીતે રાખ્યો છે ક્રમ કે પહેલા જે પણ ટોપિક હોય એને રીડ કરે કોઈ પણ પાર્ટિસિપન્ટ અને પછી એને એક્સપ્લેન કરે એમાં કંઈ ન સમજાય તો હું ઇનપુટ આપું છું થોડું એડિશન એમાં જે હોય અને જે ટોપિક ચાલ્યું હોય એની સમરી આવતા ક્લાસની અંદર કરીએ છીએ લાસ્ટ ટાઈમ તમારી પાસે જો પુસ્તક હોય તો ઇન્ડેક્સમાં જોઈ લેજો પ્રમાણનું જે ટોપિક છે એ ચાલ્યું હતું હવે તમે લાસ્ટમાં જોઈન થયા છો બે ત્રણ ટોપિક આમાં બાકી છે પણ ઠીક છે ફરીથી આપણે એને રિપીટ કરી દઈશું એકવાર તો પ્રમાણનો સબવિષય અત્યારે લાસ્ટ ક્લાસમાં ચાલ્યું હતું ને એની સમરી અત્યારે દર્શનાભાઈ મુંબઈથી જોઈન થયા છે એમણે કરી એટલે એની અંદર એ જ વાત છે કે આપણે કોઈ પણ વાતને શું કામ માનીએ જો આપણને કોઈ એના માટે કોઈ પ્રૂફ આપે એ પણ કોઈ ઓથોરાઇઝડ પ્રૂફ આપે તો આપણે કોઈ વાતને માનીએ જે રીતે આપણે કોઈ પણ હું સ્ટેટમેન્ટ આપું કે ચલો ઠાકોરજીની સેવા કરવી જોઈએ શું કામ કરવી જોઈએ કોણે કીધું છે કોઈ મને ક્વેશ્ચન કરે તો હું એમ કહું ચાલો મહાપ્રભુજીની આજ્ઞા છે કે ઠાકોરજીની સેવા કરવી જોઈએ તો મહાપ્રભુજીના નામે મહાપ્રભુજીના પ્રમાણે કોઈ વાતને માને છે બાકી હું અત્યારે હાલતી ચાલતી કાંઈ પણ બોલી દઉં તો મારી વાતને કોઈ સાંભળતું નથી કેમ કે કોઈ ઓથોરાઇઝ પ્રૂફ નથી મારી પાસે જ્યારે મહાપ્રભુજીના નામે કોઈ વાત કહેવામાં આવે તો સામેવાળો વ્યક્તિ એને માની લે છે તો એને આપણે કહીએ છીએ પ્રમાણ સામાન્ય શબ્દોમાં આપણે ઇંગ્લિશમાં જે રીતે એને કહીએ તો પ્રૂફ કોઈ પણ વાત માટે કે ભાઈ પ્રમાણ શું છે તમે જે વાત કહો છો એનું પ્રૂફ શું છે તો પ્રૂફ એ છે કે મહાપ્રભુજી કીધું છે હવે આની સામે આપણી પાસે બીજો કોઈ પ્રૂફ નથી કેમ કે જ્યારે આપણે જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પુષ્ટિમાર્ગમાં છીએ તો મહાપ્રભુજીની આજ્ઞા એ જ આપણા માટે સૌથી મોટું પ્રમાણ છે અને એક સૌથી મોટી ઓથોરાઇઝ પ્રૂફ મહાપ્રભુજીની આજ્ઞા છે જેની સામે ક્યારે પણ કોઈ જાતનું ક્વેશ્ચન કે કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ આપણે કરવી ન જોઈએ મહાપ્રભુજીને પોતાના ગુરુ માનીને એમની જે આજ્ઞા છે એને સારી રીતે સમજી એના પ્રમાણે આપણે આચરણ રાખવું જોઈએ એ જ વાતને અહીંયા આગળ મહાપ્રભુજી પોતે બતાવી છે કે વેદ છે ગીતાજી છે જે ભગવાન પોતે કહી છે બ્રહ્મસૂત્ર છે જે વ્યાસજીએ લખ્યા છે આ ત્રણે જે ગ્રંથ છે અને ભાગવતજી મહાપુરાણ આ ચારે જે છે એ પુષ્ટિ માર્ગમાં પ્રૂફ છે આ ચારેની અંદર મતલબ કે વેદમાં ભાગવતજીમાં ગીતાજીમાં અને બ્રહ્મસૂત્રમાં આ ચારેમાં જે કંઈ પણ લખ્યું છે એ ઓથોરાઇઝડ છે અને એ ભગવાનની જ આજ્ઞાથી ભગવાનની પ્રેરણાથી ઉત્પન્ન થયેલા એ ગ્રંથો છે જે આપણા માટે હાઈએસ્ટ ઓથોરિટી છે અને એમાં જે કંઈ પણ લખ્યું છે જે કંઈ પણ આજ્ઞાઓ છે એ સ્વયં ભગવાનની આજ્ઞા છે એને આપણે માનીને અને એના પ્રમાણે આપણે પોતાનું આચરણ રાખવું જોઈએ એ જ વાતને આપણું જે બતાવી છે કે આ ચાર ગ્રંથોના બેઝ ઉપર જ મેં પુષ્ટિમાર્ગ બનાવ્યો છે અને પુષ્ટિમાર્ગના જે કંઈ પણ નિયમ જે કંઈ પણ સિદ્ધાંત છે એ આ ચારે ગ્રંથો સાથે ક્રોસ ચેકિંગ આપણે કરી લઈએ તો એમાં કોઈ પણ વિરોધ નથી મહાપ્રભુજીની કોઈ પણ આજ્ઞા વેદ ગીતાજી ભાગવત કે બ્રહ્મસૂત્ર આ ચારેથી વિરોધમાં મહાપ્રભુજીની કોઈ પણ વાત કોઈ પણ આજ્ઞા કોઈ પણ સિદ્ધાંત નથી એ રીતે મહાપ્રભુ જે પોતાના માર્ગને આ ચારે ગ્રંથોથી પ્રમાણિત કર્યું છે કે આ ચારે પ્રૂફ છે અને કોઈ પણ સામાન્ય મતલબ વૈષ્ણવ ન હોય મહાપ્રભુનો ફોલોઅર ન હોય તો પણ કેવલ એક હિન્દુ છે સનાતન ધર્મ માને છે એના માટે પણ આ ચારેય ગ્રંથો સર્વોપરી મતલબ ઊંચામાં ઊંચું ઓથોરિટી છે આનાથી વિશેષ બીજી કોઈ પણ ઓથોરિટી અત્યારે આપણી પાસે નથી એટલે આની વેદની ગીતાજી ભાગવત અને બ્રહ્મસૂત્ર કે બીજા અન્ય પણ શાસ્ત્રો મનુસ્મૃતિ વગેરે આ બધામાં કોઈ પણ જાતનું ડાઉટ કર્યા વિના એમાં જે કંઈ પણ લખ્યું છે એમ ભગવાનની આજ્ઞા છે ભગવાનની પ્રેરણાથી ઋષિ મુનિઓએ આ વાતને લખી છે એમ એઝ અ ઓર્ડર એને એક્સેપ્ટ કરવા જોઈએ કોઈ પણ આર્ગ્યુમેન્ટ નો વિષય નથી કે ન આપણા કોઈ જાતના વિચારનો વિષય છે એમાં જે કંઈ પણ લખ્યું છે કરવાનું જ છે આ બુદ્ધિથી આ બધી વાતો વાંચવી જોઈએ અને એના જ પ્રમાણે એની આજ્ઞાઓનું પાલન આપણે કરવું જોઈએ એ વાત આ પ્રમાણના ટોપિક ની અંદર બતાવી હવે આગળનો આજનો ટોપિક છે સામાન્ય સોરી આ ડિસ્ટર્બ થઈ ગયું હા હા એ મને લાગ્યું વાંધો નહીં થઈ જ ગઈ હતી તમારી તો જે અધૂરું તો મેં કરી દીધું કોઈ વાંધો નહીં હા હવે આજનો ટોપિક સામાન્ય ધર્મ છે હવે બ્રજેશભાઈ તમે કરશો હા રાજા સામાન્ય ધર્મ એક જ મિનિટ હા હલોલથી તમને લોકોને સમજાય છે ને હા રાજા હા જો તમને કઈ ન સમજાય કે તો કેજો હા હા હા હા કરો બ્રિજેશભાઈ સામાન્ય ધર્મ શરીર અને આત્મા જેમ બે જુદા જુદા છે તેમ ધર્મના પણ બે પ્રકારો હોય છે પહેલો છે આત્મધર્મ જે જીવાત્માને અનુલક્ષીને છે પુષ્ટિ ભક્તિ કૃષ્ણ સેવા તથા શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ કીર્તન સ્મરણ એ પુષ્ટિ માર્ગીનો આત્મધર્મ છે બીજો છે દેહ ધર્મ સમાજમાં આપણે કઈ રીતે રહેવું શું કરવું શું ન કરવું આદિ જેમાં સમજ સમજાવવામાં આવે છે એ દેહ ધર્મ આને બાધ્ય ધર્મ પણ કહી શકે કહે છે તેને વૈદિક વર્ણાશ્રમ સનાતન ધર્મ પણ કહેવામાં આવે છે આજકાલ બોલચાલમાં તેને હિન્દુ ધર્મ પણ કહેવાય છે જે ધર્મનું પણ સ્મૃતિ ધર્મશાસ્ત્ર તેમજ પુરાણોમાં મળે છે એટલે જેમ ઉદાહરણ જેમ શરીર અને આત્મા જેમ અલગ અલગ છે એ જ રીતે આપણા ધર્મ પણ ભાગ આપેલા છે એક આત્મા ધર્મ અને બીજો દેહ ધર્મ આત્મધર્મ એટલે આપણે આત્માના કલ્યાણ માટે જે કરીએ એ આત્મધર્મ અને દેહ ધર્મ એટલે જે બાહ્ય ધર્મ એટલે આપણે જે વર્ણાશ્રમ હોય અત્યારે ગોવસ્થાશ્રમ વાનપ્રસ્થ આશ્રમ એ આશ્રમ અને એ પ્રમાણે આશ્રમની સાથે સાથે આપણે શું કહેવાય એમ આશ્રમ અને ધર્મ તમારું વર્ણ વર્ણ કહ્યું છે બ્રાહ્મણ વૈશ્ય એ પ્રમાણે જે દેહ ધર્મ કયો એ દેહ ધર્મ અને આત્મ અલગ અલગ આપેલા છે એટલે પુષ્ટિ ભક્તિ માર્ગમાં કૃષ્ણ સેવા કૃષ્ણની લીલાનું શ્રવણ કીર્તન અને સ્મરણ કરી ને આપણે આપણા આત્મ ધર્મ નિભાવવાનું છે અને દેહ ધર્મ ને સાથે રાખીને દેહ ધર્મ એ રીતે સમજાવવામાં આવ્યું અને ધર્મ આયા ધર્મો પણ કહેવાય છે વૈદિક સનાતન ધર્મો પણ કહે એટલે આપણું આ ધર્મ જે વૈદિક છે પુરાણ પુરાણ એટલે વર્ણાશ્રમ અને સનાતન એટલે સનાતન કાળથી આવેલું છે એટલે સનાતન ધર્મ પણ કહેવામાં આવે છે હમણાં આપણે હિન્દુ ધર્મ કહીએ છીએ એટલે આમાં એ જ વાત છે એક તો જો આમાં જે રીતે પ્રવેશિક આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે ધર્મના ટોપિકમાં પણ મેં આ વાતને સમજાવી હતી અને થોડું ઇન ડિટેલ પણ અત્યારે આ વિષય ફરીથી આવ્યો છે તેમાં જો બે એક જ વાત છે કે આપણું જે રીતે આપણે રહીએ છીએ હવે આપણે હું એમ કહું કે હું મૈત્રી ગોસ્વામી છું હવે મૈત્રી એ મારા શરીરનું નામ છે મારી આત્મા તો એની અંદર છે એક શરીર છે અને એક આત્મા છે આત્મા જે છે જે રીતે મેં પહેલા એક્ઝામ્પલ આપ્યું હતું કે જે રીતે પંખો છે હવે પંખો પોતાની રીતે તો ચાલતો નથી જ્યાં સુધી તમે સ્વિચ ઓન કરીને એને ઇલેક્ટ્રિસિટી સપ્લાય ન કરીએ આપણે ત્યાં સુધી પંખો પોતાની રીતે ચાલી નથી શકતો ઇલેક્ટ્રિસિટી સપ્લાય એને આપો એટલે પંખો ફરે અને હવા આપે ઇલેક્ટ્રિસિટી વગર કેવલ પંખો આપણને હવા નથી આપી શકતો એનો કોઈ યુઝ નથી એ જ રીતે આપણું શરીર જે છે એ પંખાની જેમ છે અને ઇલેક્ટ્રિસિટી આપણી આત્મા આપે છે જ્યાં સુધી આપણા શરીરની અંદર આત્મા છે ત્યાં સુધી આપણું શરીર કોઈ પણ જાતનું કાર્ય કરી શકે એટલે હાલવું ચાલવું એટલે for in short living and non લિવિંગની વાત કરીએ તો આપણું બોડી જે છે એ જો આત્મા ન હોય તો નોન લિવિંગ છે એની અંદર કોઈ ચેતન નથી કોઈ જાતની ચેતના નથી એ હાલી ચાલી બોલી સાંભળી કંઈ જ ન કરી શકે જે રીતે ડેડ બોડી હોય તો એ જેમ કોઈ વસ્તુ ટેબલ ખુરશી પડી હોય એને આપણે જેમ કરવું ચાહીએ એ રીતે કરી લઈએ સેમ વે ડેડ બોડી છે એનું એ જ હોય છે એમાં કોઈ જાતની ચેતના નથી એ કંઈ કરી ન શકે તો એને જે પણ ચેતના છે એનો સોર્સ જે રીતે ઇલેક્ટ્રિસિટી છે એ રીતે એનો સોર્સ આપણી આત્મા છે શરીરમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી બોડી કંઈ કામ કરે છે આત્મા નથી તો શરીર આપણું કોઈ જાતનું કામ નથી કરતું તો આપણા એટલે આપણે પોતાને ઇન્ટ્રોડ્યુસ કરીએ ત્યારે આપણામાં બે પાર્ટ છે આપણા શરીરની અંદર એક તો આપણો દેહ છે અને એક આપણી આત્મા છે તો જ્યારે બે છે તો બંને માટેના ધર્મો પણ અલગ અલગ છે અહીંયા ધર્મથી સમજવું છે આપણી કોઈ જાતની ડ્યુટી કોઈ જાતના કર્તવ્ય તો ધર્મથી સમજવાનું અહીંયા કર્તવ્ય તમારે શું કરવાનું છે જીવનમાં તો જે કરવાનું છે તમારો ધર્મ છે તમારું કર્તવ્ય છે તમારી ડ્યુટી છે તો કેટલીક આપણી આત્મા માટે છે કેટલુંક આપણા દેહ માટે છે બંને છે બંનેને ટકાવવાના છે બંનેને જીવાડવાના છે આપણે તો આપણે પોતાની આત્મા માટે જે કંઈ પણ કરીએ છીએ એ આત્મધર્મ છે પોતાના શરીર માટે આપણે જે કંઈ પણ કરીએ છીએ એ દેહ ધર્મ છે હાલો તમે લોકો આજે પહેલી વાર જોઈન થયા છો બધું લખજો હું પૂછીશ પછી હા હમ તો એક આત્મધર્મ છે અને એક દેહ ધર્મ છે આત્મધર્મ એ છે કે જે આપણી આત્મા સંબંધી છે દેહ ધર્મ એ છે કે જે આપણા શરીર સંબંધી છે તો આપણે પોતાની આત્મા માટે પણ કંઈક કરીએ છીએ પોતાના શરીર માટે પણ કંઈક કરીએ છીએ આત્મા માટે આપણે જે કંઈ પણ કરતા હોઈએ એ આત્મધર્મ શરીર માટે જે કરીએ દેહ ધર્મ તો આની અંદર જે રીતે અહીંયા બતાવ્યું છે કે કોઈ પણ જાતના ધર્મનું આચરણ કોઈ પણ જાતની રિલીજિયસ એક્ટિવિટીમાં જોડાવું આપણું આ બધું આપણે પોતાના શરીર માટે નથી કરતા આપણી આત્મા માટે કરીએ છીએ કેમ કે શરીરનું તો શું છે કે આજે એને વાગી જાય કે બળી જાય કંઈ પણ થઈ શકે શરીર તો ખતમ થઈ જાય છે પણ આત્મા જે રીતે ગીતાજીમાં પણ ભગવાન આજ્ઞા કરે છે કે આત્મા સનાતન છે ન તો એને તમે મારી શકો ન બાળી શકો ન એને ડૂબાડી શકાય એની સાથે કંઈ ન થાય આત્મા તો સનાતન છે એને ક્યારે પણ કંઈ થવાનું નથી તો આપણે પોતાના ઉદ્ધાર માટે પોતાની આત્મા માટે આપણે જે કરીએ એ આત્મધર્મ છે એના માટે આપણે શું કરીએ તો જે રીતે પહેલા જ આપણે એ વાતને જોઈ હતી કે ભગવાન આપણી આત્માને જ્યારે પેદા કરે ભગવાનમાંથી જે રીતે મેં સમજાવ્યું હતું કે વ્યુસ્ફલિંગ ન્યાય હાલોલમાં લખી લેજો વ્યુસ્ફલિંગ ના સંભળાય તો કહેજો એટલે કે જે રીતે આગમાંથી તણખલા નીકળે એવી રીતે ભગવાનમાંથી બધી આત્માઓ છૂટી પડી આ દુનિયામાં જેટલી પણ આત્માઓ છે જેટલું પણ ચેતન છે એ બધું ભગવાનમાંથી આગમાંથી જેમ તણખલા ફૂટે એ રીતે ભગવાનમાંથી આપણે બધા પેદા થયા એના પછી ભગવાન જ્યારે આ જગતને પોતાની લીલા માટે બનાવ્યું છે તો જગતમાં આપણે કોઈ જાતના રોલ આપે છે કે ભાઈ હું મૈત્રી ગોસ્વામી કોઈ આ જાતનો રોલ મને કોઈએ ભગવાને આપ્યો કોઈકને બીજો રોલ આપ્યો પોતપોતાના કાર્ય કરવા માટે ભગવાન આપણને મોકલે છે પ્રભુની ઈચ્છાથી પ્રભુની પ્રેરણાથી આપણે જે કંઈ પણ જીવનમાં કરીએ એ બધું પ્રભુની ઈચ્છાથી થાય છે તો એ આપણી આત્મા છે અને એને હેલ્પ કરવા માટે શરીર છે જે રીતે મેં તમને પહેલા કીધું હતું કે આપણે ઇલેક્ટ્રિસિટી જે છે હવે ઇલેક્ટ્રિસિટી આપણને હવા નથી આપી શકતી પણ ઇલેક્ટ્રિસિટીને જ્યારે આપણે પંખા સાથે જોઈન કરીએ તો એ બંને મળીને એ પંખો આપણને હવા આપે છે તો કેવલ આત્માને ભગવાન મૂકી દે તો આત્મા કંઈ કરી નથી શકતી કેમ કે ન તો એને હાથ પગ છે અને ન કોઈ બીજી ઇન્દ્રિય છે ન ચાલી શકે ન બોલી શકે કંઈ જ ન કરી શકે એને હેલ્પ કરવા માટે એના આસિસ્ટન્ટ તરીકે દેહ શરીરને લાગે છે કે જે આત્માને હેલ્પ કરે ભગવાનની ઈચ્છાથી આત્માને દેહ મળીને પ્રભુની ઈચ્છાથી જે કઈ પણ પ્રવૃત્તિ આપણે આ જગતમાં કરવાની છે આપણે બધા આવીને અહીંયા કરીએ છીએ તો કેટલાક ધર્મો આપણા દેહ સંબંધી છે જે રીતે આમાં આવ્યું કે આપણે રોજ નાહવું રહેવું ખાવું પીવું સૂવું આ બધા સંબંધી જે કંઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે કે ભાઈ તમે સોસાયટીમાં રહો છો પરિવારમાં રહો છો તો કેવી રીતે રહેવું કોની સાથે કેવું વર્તન આપણે કરવું જોઈએ સમાજ પ્રત્યે આપણી શું રિસ્પોન્સિબિલિટી છે માતા પિતા ફેમિલી માટે આપણી શું રિસ્પોન્સિબિલિટી છે એમના માટે આપણે શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ સજ્જન પુરુષ કોને કહેવાય સમાજનો એક સારો વ્યક્તિ કોને કહેવાય એક આઈડિયલ હ્યુમન બિંગ કોને કહેવાય આ બધા સંબંધી જે કંઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે નોર્મ્સ છે આ બધું દેહ ધર્મ છે કે આપણે પોતાના શરીર માટે શું કરવાનું છે કેમ કે કેટલાક લોકો તમે ગટરમાં રહેવા વાળો પણ માણસ જીવે જ છે અને એક સારી સ્વચ્છ લાઈફ જીવવા વાળો માણસ પણ જીવે જ છે પણ બંનેમાં કોઈક જાતનો ડિફરન્સ છે એક સોસાયટીમાં આપણું સ્ટેટસ સોસાયટીમાં આપણો કોઈ જાતનો રોલ કોઈ પ્લેસ આપણી બધાની અલગ અલગ છે પોતપોતાના કાર્ય પ્રમાણે કોઈ વ્યક્તિ ગટરમાં રહે છે કેવી ઝૂંપડપટ્ટીમાં રહેતું હોય તો એનું સ્ટેટસ એની લાઈફસ્ટાઈલ સમાજમાં એની પ્લેસ એ જાતની છે અને કોઈ વ્યક્તિ વ્યવસ્થિત રહે છે સમાજ માટે કોઈ જાતના કાર્ય કરે છે સોસાયટીમાં હળીમળીને રહે છે સોસાયટી માટે કંઈ કામ કરે છે લોકોને મદદ કરે છે તો એનું સ્ટેટસ કે એ વ્યક્તિની ઇમ્પોર્ટન્સ સોસાયટીમાં કોઈક અલગ જાતની છે તો જીવી તો બધા જાય છે પણ કોઈક જાતની રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એટલે પશુ તરીકે જીવવું અને હ્યુમન બિંગ તરીકે માણસ તરીકે બુદ્ધિમાન પુરુષ તરીકે જીવવું એ બંનેમાં ડિફરન્સ તો છે જ એ જ વાતને અહીંયા બતાવી છે કે દેહ ધર્મ છે કેટલાક આપણા શરીર સંબંધી છે કે જે આપણા શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યા છે વેદમાં બતાવવામાં આવ્યા છે એનું પાલન કરવું તો ઇન શોર્ટ બંને બેલેન્સ થવા જોઈએ આપણે પોતાની આત્મા માટે પણ કરવું જોઈએ અને પોતાના શરીર માટે પણ કરવું જોઈએ પણ હંમેશા જે રીતે મેં પહેલા પણ એ વાતને બતાવી હતી કે આપણી આત્માનો ઉદ્ધાર થશે આપણી આત્માને મુક્તિ મળશે આપણી આત્માને કોઈ મૃત્યુ પછી કોઈ સારી ગતિ મળે એના માટે હંમેશા ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ કેમ કે શરીર તો જ્યારે આપણી આત્મા આપણું શરીરને છોડી દેશે તો શરીર તો ખતમ થઈ જશે આજે ભગવાનની ઈચ્છા હોય અને કંઈ ન ઘટવાનું ઘટી જાય તો માણસનું શરીર તો ક્યારે પણ ખતમ થઈ જાય પણ જે ટકશે જે રહી જશે એ તો કેવલ આત્મા જ છે તો આત્માના ઉદ્ધાર માટે આપણે પોતાની આત્માને કોઈ સારી ગતિ મળે ભગવાનની પ્રાપ્તિ થાય એ જાતના કોઈ જાતની પ્રવૃત્તિમાં આપણે જોડાવવું જોઈએ એ આત્મધર્મ છે દુનિયાનો દરેક વ્યક્તિ શું કામ કોઈ જાતની ધાર્મિક પ્રવૃત્તિ કરે છે કોઈ પણ એક માટે હિન્દુ હોવું મુસ્લિમ હોવું ક્રિશ્ચિયન હોવું પારસી જૈન બૌદ્ધ કાંઈ પણ હોવું કેમ જરૂરી છે જન્મતાના સાથે જ આપણને શું કામ કોઈ જાતના ધર્મ ધાર્મિક પ્રવૃત્તિની અંદર જોડવામાં આવે છે કેમ કે એનું કોઈ જાતનું ઇમ્પોર્ટન્સ છે એ આપણા શરીર માટે નથી પણ આપણી આત્મા માટે છે એ વાતને અહીંયા સમજવું જોઈએ તો કેટલાક કાર્યો આપણે આપણા શરીર માટે કરીએ છીએ તો એને આપણે દેહ ધર્મ કહીએ પોતાની આત્માના ઉદ્ધાર માટે આત્માની ઉન્નતિ માટે કે આત્માને કોઈ જાતની સારી ગતિ મળે એના માટે આપણે જે કંઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ ધાર્મિક પ્રવૃત્તિ કરીએ તો એ આપણા આત્મધર્મ છે એ વાત અહીંયા બતાવવામાં આવી હાલલથી કયો કોઈને શું સમજાયું શિવાંગી તું બોલ હા રાજા હમ સામાન્ય ધર્મમાં ધર્મ બે પ્રકારના છે આત્મા ધર્મ અને જીવાત્મા એટલે રાજા જીવાત્મા એટલે એ જ દેહ ધર્મ ને જો જીવાત્મા તો આપણા શરીરની અંદર છે હા એક દેહ છે અને એક આત્મા છે આત્મા જેને આપણે સોલ કહીએ જે આપણા શરીરની અંદર છે દેહ ધર્મ આપણી બોડીને લાગે આપણા દેહને લાગે એ દેહ ધર્મ છે આપણી આત્માને જે લાગે એ આત્મધર્મ છે હા એટલે આત્મા ધર્મમાં જે આપણું આત્મ સંબંધી છે જે આપણે જે કાંઈ કરીએ છીએ એટલે મીન્સ કે સોરી દેહ ધર્મમાં જે નાહવું રહેવું ખાવું જે બધું સમાજમાં કેવી રીતે રહેવું માતા પિતા સાથે કેવી રીતે રહેવું સમાજમાં કેવી રીતે રહેવું એ બધું જે છે જે રૂલ્સ રેગ્યુલેશન છે એ બધું દેહ ધર્મમાં આવે હમ જે શાસ્ત્રમાં અને વેદમાં બતાવવામાં આવ્યું છે કે જે આત્માના ઉદ્ધાર માટે કોઈ શારીરિક ગતિ ગતિ મળે ઉન્નતિ માટે જે કઈ સારું કરવું જોઈએ તે આત્મધર્મ છે હમ સરસ અને રાજા આ વ્યુત ફલિંગ શું છે આ વ્યુત્ફલિંગ જો વ્યુત્ફલિંગ એક ન્યાય છે એનું મિનિંગ એમ છે કે જેમ આગમાંથી તણખલાનું છૂટું પડવું આપણે જે રીતે જોઈએ હોળીના દિવસોમાં હોળી કરીએ ને એ હોલિકામાં જે આપણે આગ નાખીએ હવે એમાંથી જે તણખલા બારે આવતા હોય સ્પાર્કલ્સ જે તણખલા બારે આવે એ રીતે ભગવાન આગ છે આપણે લોકો તણખલા છીએ જેમ આગમાંથી તણખલા છૂટા પડે એ રીતે ભગવાનમાંથી આપણે બધા છૂટા પડ્યા આવી રીતે આપણી ઉત્પત્તિ થઈ ઇન શોર્ટ આપણે આવ્યા ક્યાંથી આપણી આત્માઓ ભગવાનમાંથી કેવી રીતે પેદા થઈ તો ભગવાનમાંથી જેવી રીતે આગમાંથી તણખલા નીકળે એ રીતે ભગવાનમાંથી આપણે બધા છૂટા પડ્યા સમજાયું હા બધાને સમજાયું ને ન સમજાયું તો કઈ પૂછજો લખતા હો ને તો વી વાય યુ પછી એસ વ્યુસ F A double L I તો વ્યુત્ફલિંગ મતલબ કે આગ માંથી જેમ તણખલા છૂટા પડે એમ ભગવાન જે રીતે આગ હોય તો એમ એ એવી આગ માંથી ભગવાન માંથી આપણે એમ તણખલા છૂટા પડે એ રીતે એટલી બધી લાખો કરોડો જીવાત્માઓ ભગવાન માંથી છૂટી પડી ઉત્પન્ન થઈ મતલબ એમ ચલો સરસ હવે આમાં કોઈને કઈ ડાઉટ છે ના રાજા હમ ચલો કરો બ્રજેશભાઈ આગળ દેહ ધર્મના પણ ફરી બે પ્રકારો હોય છે એક છે વિશેષ ધર્મ જેમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એવા વર્ણો તેમજ સંન્યાસ વાનપ્રસ્થ ગૃહસ્થ અને બ્રહ્મચર્ય એવા આશ્રમોના ભેદથી તેમના કર્તવ્યો અને અકર્તવ્યો બતાવવામાં આવે છે બીજો છે સામાન્ય સામાન્ય ધર્મમાં બધા માટે સમાન રૂપે કહેવામાં આવ્યા છે ધર્મના આવા ભેદો તથા ઉપભેદો આપણે નીચે જણાવેલા સારણી મુજબ સમજી શકાય સામાન્ય બે ધર્મ આટલું સમજાવી દો એકવાર બે ધર્મના બે પ્રકારો છે એક વિશેષ ધર્મ વિશેષ ધર્મમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એટલે બ્રાહ્મણનું કર્તવ્ય ધર્મ એ અલગ છે ક્ષત્રિયનું ધર્મ અલગ છે વૈશ્યના ધર્મ અલગ છે અને શુદ્રના દરેકના પોતપોતાના વેદોમાં બધાના અલગ અલગ ધર્મ આપેલા છે બ્રાહ્મણે શું ધર્મ અપનાવવું ક્ષત્રિય કઈ રીતે એનું કર્મ કરવું વૈશ્ય કેવું કર્મ કરવું અને શુદ્રએ કેવા કરવું અને એ જ સંન્યાસ વાનપ્રસ્થ ગૃહસ્થ અને બ્રહ્મચર્ય આ જે અવસ્થામાં હોય એ અવસ્થામાં માણસે કયા કર્મ એટલે સંન્યાસ આશ્રમમાં હોય તો એને કયા કઈ રીતે રહેવું વાનપ્રસ્થમાં કઈ રીતે રહેવું ગૃહસ્થમાં કઈ રીતે રહેવું અને બ્રહ્મચર્યમાં કઈ રીતે રહેવું એમાં એ આશ્રમોમાં અલગ અલગ બે ધર્મ આપેલા છે કે તમારું બ્રાહ્મણ છે તો આ રીતે રહેવાનું સંન્યાસી કે આ રીતે રહેવાનું વાનપ્રસ્થમાં એટલે બધાના અલગ અલગ એ રીતે રહેવાની રીત અલગ અલગ ભેદ ભેદભાવ અને ભેદ થી અલગ અલગ કર્તવ્ય બધાના જુદા જુદા પડે છે અને તેમના કર્તવ્ય અને અકર્તવ્ય બતાવવામાં આવે છે એટલે બીજો જે સામાન્ય ધર્મ બતાવે છે સામાન્ય ધર્મમાં સમાન રૂપે કરવામાં આવે છે એટલે એ ધર્મ છે એ બધા માટે બધા માટે જ લાગુ લાગુ પડે એટલે દાખલા તરીકે આમાં બધું કોઈ એટલે સમજો ને સામાન્ય દસમાં સમાધાન સહનશીલ પછી તમારે ચોખ્ખાઈ એ એ બધું અક્રોધ વિદ્યા આ બધું એ દરેક માટે બ્રાહ્મણ વૈશ્ય શૂદ્ર બધા માટે સમાન ધર્મ આપેલા છે એમ એના ભાગ અલગ અલગ કરેલો છે એટલે જો હવે ફર્સ્ટ ડિવિઝન ધર્મના આપણે સમજ્યા એક દેહ ધર્મ અને આત્મ ધર્મ આ બ્રોડ કેટેગરી થઈ હવે દેહ ધર્મ ફરી બે પ્રકારના છે એક છે સામાન્ય ધર્મ અને બીજું છે વિશેષ ધર્મ તો સામાન્ય ધર્મ તો એ છે કે જે મનુષ્ય માત્ર માટે બતાવવામાં આવ્યા છે તમે માણસ છો તમારામાં બુદ્ધિ છે તો તમારે આટલું તો કરવું જ જોઈએ આઈડિયલી તો કરવું જ જોઈએ માણસ દરેકે દરેક માણસે આ નિયમોનું પાલન તો કરવું જ જોઈએ આવા જે નિયમો બતાવવામાં આવ્યા છે આવા જે ધર્મો છે આવા કર્તવ્ય છે એને કીધું અહીંયા સામાન્ય ધર્મ સામાન્ય એટલે જે બધા માટે કોમન છે પુરુષ હોય સ્ત્રી હોય બાલક હોય વૃદ્ધ હોય બ્રાહ્મણ છો તમે ક્ષત્રિય છો જે નાતના હો જે જાતિના હો તમે ગમે તે હો માણસ છો તો તમારા માટે આ ધર્મોનું પાલન જરૂરી છે તો એવા જે ધર્મ બતાવવામાં આવ્યા છે એ છે સામાન્ય ધર્મ એના પછી જે બીજું ડિવિઝન છે એ છે વિશેષ ધર્મ શબ્દોથી સમજાઈ જાય વિશેષ ધર્મ એટલે કે કોઈ ઇન પર્ટિક્યુલર માટે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને જે બતાવવામાં આવે એવા ધર્મો તો એમાં ફરી બે કેટેગરી છે એક વર્ણ ધર્મ અને એક આશ્રમ ધર્મ અત્યારે હું બોલું છું તમને કદાચ ચાર્ટ કે એવું કંઈ પેપર ન બનતું હોય હું ડ્રો કરીને મોકલાવી દઈશ બધાને તો જરા જોઈ લેજો અત્યારે જે પુસ્તકમાં જે રીતે લખેલું છે એ રીતે પ્રવેશિકામાં જોજો તો સમજાઈ જશે તો વિશેષ ધર્મમાં પહેલું છે એ વર્ણ ધર્મ અને બીજું છે આશ્રમ ધર્મ તો વર્ણ ધર્મનો મતલબ એ છે કે તમે કયા વર્ણના છો આપણે ત્યાં હિન્દુ ધર્મમાં વેદમાં ચાર વર્ણ બતાવવામાં આવ્યા છે એક બ્રાહ્મણ બીજું ક્ષત્રિય ત્રીજું વૈશ્ય ચોથું શૂદ્ર અને બીજી બે કેટેગરી ઓર છે પ્રવેશિકાની પુસ્તકમાં જરા એડ કરી દેજો એક વર્ણ સંકર અને એક વર્ણ બાહ્ય લખી લેજો વર્ણ સંકર સસલાનું સ વર્ણ સંકર અને વર્ણ બાહ્ય લખાયું બધાનું કોઈ શબ્દ ન સમજાય તો કેજો મને હું ફરી બોલીશ અચ્છા વર્ણ શંકર ને બીજું કયું વર્ણ વર્ણ બાહ્ય અચ્છા સ્પેલ કરજો ને બી એ એચ વાય એ ठीक दादा वर्ण बाह्य और वर्ण संकर शंकर नहीं है हाँ मितेश एस ए एन के ए आर F A N K R ठीक है हाँ एस एच मत करना नहीं नहीं F A N K R S S हाँ एस एस हाँ बस एस ए एन के ए आर जी जी जी હમ તો વર્ણ બાહ્ય અને વર્ણ સંકર તો આ છ કેટેગરી છે એમાં તો જો જે બ્રાહ્મણ છે જો આપણે ત્યાં ફરી થોડું ટેકનિકલ સબ્જેક્ટ છે થોડું સમજવાની કોશિશ કરજો અને આપણે ત્યાં વર્ણ જે ડિસાઈડ કરવામાં આવ્યા છે ને એ ત્રણ પેરામીટર ઉપર એક જન્મ બીજો કર્મ અને ત્રીજો સંસ્કાર લખી લેજો કોઈ પણ વર્ણને ડિસાઈડ કરવા માટેના ત્રણ પેરામીટર છે એક જન્મ બીજું કર્મ અને ત્રીજું છે સંસ્કાર તો જો જન્મ તો એ વાત છે કે માતા અને પિતા બંને બ્રાહ્મણ હોય અને બ્રાહ્મણ માતા પિતાનું જે સંતાન છે એ બ્રાહ્મણ જન્મથી બીજું છે કર્મ તો આપણું શાસ્ત્ર બ્રાહ્મણને જે આજીવિકા બતાવે છે કે તમે પોતાનો ધંધો રોજગાર પેટ પૂરવા માટે તમે શું કરી શકો તો શાસ્ત્ર બ્રાહ્મણ માટે બતાવે છે કે એણે પઠન અને પાઠન મતલબ કે વિદ્યાર્થીઓને ભણાવવા પોતે ભણવું અને વિદ્યાર્થીઓને વેદ ભણાવવું શાસ્ત્ર ભણાવવા એક અધ્યયન એની જે દક્ષિણા એ લે એ વિદ્યાર્થીઓને જે ગુરુ દક્ષિણા આપે એ લેવી આ એક અને બીજું છે કર્મકાંડ અને સંસ્કાર વગેરે પૂજા વિધિઓ કરાવવી મતલબ કે આપણે જે કંઈ પણ શ્રાદ્ધની વિધિ થતી હોય લગ્ન પ્રસંગ છે જનોઈ છે અંતિમ સંસ્કારની વિધિ જે કોઈ પણ વિધિઓ થતી હોય બીજી પણ જે પણ પૂજા પાઠ વિધિ વગેરે થતી હોય કર્મકાંડ થતા હોય કોઈ જાતના સંસ્કાર થતા હોય તો એ કરાવવા અને એની દક્ષિણા બ્રાહ્મણે લેવી આ બે આજીવિકા શાસ્ત્ર બ્રાહ્મણ માટે બતાવે છે એક તો અધ્યયન એટલે કે વિદ્યાર્થીઓને ભણવું પોતે ભણવું અને પછી વિદ્યાર્થીઓને વેદ અને શાસ્ત્રો ભણાવવા અને એની દક્ષિણા લેવી અને બીજી બ્રાહ્મણ માટે આજીવિકા છે એ કોઈ પણ જાતના કર્મકાંડ કરાવવા અને એની દક્ષિણા બ્રાહ્મણે લેવી તો આ થયું કર્મ મતલબ કે પોતાના વર્ણમાં જન્મ માતા પિતા બ્રાહ્મણ હોય અને એનું જે સંતાન છે એવો જન્મથી બ્રાહ્મણ યા તો અધ્યયન કરાવતો હોય યા તો યજ્ઞ કર્મકાંડ વગેરે કરાવતો હોય તો કર્મથી બ્રાહ્મણ અને ત્રીજો સંસ્કાર આપણે ત્યાં જે સોળ સંસ્કાર બતાવવામાં આવ્યા છે એ સંસ્કાર બધા યથા યોગ્ય સમય એના થયા હોય મતલબ જન્મથી લઈને અને મૃત્યુ સુધીના બધા સંસ્કાર અત્યારે જે સ્ટેજ ઉપર હોય તો જન્મના પુંસવન જે સંસ્કાર થતું હોય જે મતલબ અત્યારે આપણે કહીએ તો ખોડોની જે વિધિ થતી હોય માતાની ગર્ભમાં બાળક હોય ત્યારે તો એ છે જન્મ્યા પછી નામકરણ સંસ્કાર થાય કર્ણવેદનો સંસ્કાર હોય છે યજ્ઞોપવિત જનોઈનો સંસ્કાર થાય પછી લગ્ન વગેરે જે વિધિઓ લગ્નનો સંસ્કાર હોય તો બીજા જે પણ સોળ સંસ્કાર આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે તો યથા સમયે એ સોળે સોળ સંસ્કારો પણ થયા હોય તો આ ત્રણેય પેરામીટર જેના માટે ફિટ હોય શાસ્ત્ર એને બ્રાહ્મણ તરીકે આઈડેન્ટિફાઈ કરે છે મતલબ જન્મથી કર્મથી અને સંસ્કારથી ત્રણેયથી જો શાસ્ત્રના નિયમો પ્રમાણે જો બરોબર છે તો શાસ્ત્ર એને બ્રાહ્મણ કહે છે બીજું ક્ષત્રિય તો ક્ષત્રિયનું પણ માતા પિતા ક્ષત્રિય હોય અને એનાથી એનો જન્મ હોવો જોઈએ કર્મ તો સમાજની રક્ષા કરવી એ ક્ષત્રિયનો ધર્મ છે તો જે રાજા જૂના સમયમાં જે રાજાનું કાર્ય હતું સિપાહી છે સોલ્જર સેનાપતિ વગેરે જે કંઈ પણ કાર્ય કરતા તો સમાજની સુરક્ષા આ ક્ષત્રિયનું કાર્ય છે તો એ અને ક્ષત્રિયના પ્રમાણે એના જે પણ સંસ્કાર બતાવવામાં આવ્યા હોય સંસ્કાર તો આ ત્રણેય જો ફિટ હોય તો એ ક્ષત્રિય છે ત્રીજું છે વૈશ્ય તો વૈશ્ય માટે વ્યાપાર વાણિજ્ય આ શાસ્ત્ર દ્વારા બતાવેલું કર્મ છે એના માટે કે ધંધો કરવો જોઈએ વ્યાપાર કરવો જોઈએ સમાજને જે જે વસ્તુની જરૂર છે એ વસ્તુ એને પૂરી આપવી જોઈએ એને પહોંચાડવી જોઈએ અને એના સામે વસ્તુના મૂલ્ય તરીકે જે કંઈ પણ પ્રાઇસ લેતો હોય જેમ કે એક વસ્તુ વેચો છો તમે અને એના બદલામાં તમે સો રૂપિયા લ્યો છો તો આ તમારી આજીવિકા છે તો આ કામ વૈશ્ય કરવું જોઈએ વૈશ્ય માતા પિતાથી જન્મ ધંધો કરવો વ્યાપાર કરવો નોકરી કરવી કોઈ જે નોકરી નહીં ધંધો વ્યાપાર કરવો આ વાણિ વાણિક મતલબ વૈશ્યની છે અને એના જ પ્રમાણે સોળે સોળ સંસ્કારમાંથી જે સંસ્કાર વૈશ્યના બતાવવામાં આવ્યા હોય સંસ્કાર તો જન્મ કર્મ અને સંસ્કાર ચોથું શૂદ્ર તો શૂદ્ર માતા પિતાથી જન્મ અને એના પછી કોઈ પણ જાતના જે કર્મ નું કામ છે સમાજની સેવા કરવી બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેયની નોકરી કરવી ત્રણેયના નોકર તરીકે રહેવું એ જે કંઈ પણ કે એ નોકર તરીકે કરવું અને એનો પગાર લેવો ને નોકર તરીકે રહેવું એ માલિકની જીયાજૂરી કરવી આ શૂદ્રનું કાર્ય છે એના પછીની જે પાંચમી કેટેગરી છે વર્ણશંકર એટલે કે બ્રાહ્મણ પિતા છે અને ક્ષત્રિય માતા છે અથવા ક્ષત્રિય પિતા છે વૈશ્ય માતા છે આ જાતના જે મિસમેચ હોય મતલબ કે માતા પિતા બંને કોઈ એક વર્ણના નથી પણ અલગ અલગ વર્ણમાંથી છે મતલબ બ્રાહ્મણ વૈશ્ય હોય ક્ષત્રિય વૈશ્ય છે વૈશ્ય અને ક્ષત્રિય છે કે ક્ષત્રિય અને બ્રાહ્મણ છે શૂદ્ર અને બ્રાહ્મણ છે એવું કંઈ પણ માતા પિતા સેમ વર્ણના ન હોય તો એનું જે સંતાન છે એને આપણે ત્યાં વર્ણ સંકર સંકર મતલબ મિક્સચર બે વર્ણના ભેગા થવાથી જે સંતાન ઉત્પન્ન થયું છે એ વર્ણ સંકર અને પાંચમું જે કેટેગરી છે એ છે વર્ણ બાહ્ય મતલબ કે જે રીતે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે જે રીતે મરાઠી તમારે ત્યાં કોઈ જાતના લોકો હોય જે માછીમારી વગેરે કરતા હોય એના સિવાય પણ ઘણી બધી એવી જાતિઓ કે જે આ ચારેમાંથી કોઈ કેટેગરીમાં નથી આવતી તો એવી ઘણી બધી જાતિઓ જે છે એ વર્ણબાહ્ય છે કે જે આમાં આ કોઈમાં એનું કેટેગરાઇઝેશન નથી તો એ પાંચમી કેટેગરી વર્ણબાહ્યની છે તો આ પાંચ જાતના વર્ણો છે ના ધર્મો છે શાસ્ત્ર દરેક વર્ણ ને એના કર્તવ્ય બતાવે છે કે કોઈ બ્રાહ્મણ છે તો એને શું કરવું જોઈએ ક્ષત્રિય છે તો શું કરવું જોઈએ વૈશ્ય છે તો શું કરવું શૂદ્ર છે તો શું કરવું એનાથી આગળ વર્ણશંકર અને વર્ણબાહ્ય આ બંનેને શાસ્ત્ર કોઈ પણ જાતના ન તો ધર્મ બતાવે છે અને ન કોઈ કેટેગરી એ લોકોને માને છે આપણે ત્યાં વર્ણશંકર અને વર્ણબાહ્ય બંને નીચ માન્યા ગયા છે અને એમના ન તો કોઈ જાતના સંસ્કાર શાસ્ત્ર અલાવ કરે છે ન પણ સમાજ સાથે એ લોકોના કોઈ પણ જાતના રિલેશનને અલાઉડ કરે છે એ લોકો અલગ જ છે અને પોતાની સ્વતંત્ર લાઈફ એ લોકોને જે કરવું હોય કરી શકે છે એ જાતની છૂટ શાસ્ત્ર આપે છે કે એમણે શાસ્ત્રના કોઈ પણ નિયમોને પાળ્યા નથી શાસ્ત્રના નિયમો ને એમણે જરૂરી માન્યા નથી તો હવે એ લોકો સ્વતંત્ર છે સ્વચ્છંદ છે જે કરવું ચાહે એ લોકો કરી શકે છે તો એવા ને એ લોકોએ શાસ્ત્ર પોતે ઇન્ડિપેન્ડન્સ આપે છે કે તમે અમારા હાથમાં નથી એટલે હવે કોઈ પણ જાતનો સંસ્કાર પણ એમના ન થાય કોઈ મતલબ જનોઈ લગન એ જે પણ હિન્દુ શાસ્ત્ર વિધિ પ્રમાણે વર્ણ સંકર અને વર્ણ બાહ્ય આ લોકોના ન થઈ શકે તો આ જાતની આપણે ત્યાં વર્ણ ધર્મ બતાવ્યા છે શાસ્ત્ર પોતે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આ ચારે માટેના ધર્મો શાસ્ત્ર બતાવે છે તો આમનું પાલન કેમ કે આપણું દેહ બ્રાહ્મણ છે ક્ષત્રિય છે વૈશ્ય છે કે શું આપણી આત્મા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર નથી પણ આપણું શરીર બ્રાહ્મણનું છે શરીર ક્ષત્રિય નું છે શરીર વૈશ્યનું છે કે શરીર નું છે તો કેમ કે આપણે બ્રાહ્મણ છીએ આપણું શરીર આપણે લાગેલું છે તો એના પ્રમાણેના નિયમોનું પાલન આપણે કરવું જોઈએ જે આપણું શાસ્ત્ર આપણને બતાવે છે તો આ વર્ણ ધર્મ છે હા બતાવો હવે કોઈ આ વર્ણ ધર્મમાં શું સમજાયું મિતેશ તું બતા वर्ण धर्म में ऐसा बताया गया है कि वर्ण धर्म वो होता है जिससे हम आइडेंटिफाई कर सकते हैं कि वो आ, कौन से मतलब वो पर्सन जो बॉर्न हुआ है कौन से धर्म में फॉल होता है आ, हम्म। जैसे ब्राह्मण है तो ब्राह्मण अगर उसके पेरेंट्स ब्राह्मण है तो ब्राह्मण कहलाएगा और कर्म से अगर वो यज्ञ और पूजा वगैरह कराता है उसको और वेद शास्त्र दूसरों को पढ़ाता है तो वो ब्राह्मण कहलाएगा और संस्कार से अगर वो उस ब्राह्मण धर्म के संस्कार अगर फॉलो करता है जैसे जनयु वगैरह सब फॉलो करता है तो वो ब्राह्मण कहलाया जाएगा मतलब समय पे वो विधि वो संस्कार उसका हो गया है ऐसे हाँ मतलब उसी उसी पीरियड में जिस पीरियड में ब्राह्मण का हो जाना चाहिए उस पीरियड में अगर उसका वो संस्कार हो जाता है तो उसको ब्राह्मण कैटेगरी में आ, गिना जाएगा हाँ मतलब इसमें ये बात कि तीनों तीनों कंपलसरी है अगर तुम्हारा जन्म ब्राह्मण फैमिली में हुआ है तो उससे तुम ब्राह्मण नहीं हो गए तुम्हारा कर्म और संस्कार भी ब्राह्मण के अनुरूप होना चाहिए मतलब इन शॉर्ट केवल माता पिता ब्राह्मण है और तुम्हारा जन्म एज ए ब्राह्मण हो गया इससे कोई व्यक्ति को शास्त्र ब्राह्मण की तरीके आइडेंटिफाई नहीं करता है ब्राह्मण के लिए जन्म कर्म और संस्कार किसी भी वर्ण के लिए क्षत्रिय शूद्र वैश्य कुछ भी खुद को हम अगर शूद्र बोल रहे हैं तो उसका मतलब है कि तुम्हारा जन्म कर्म और संस्कार तीनों के तीनों शूद्र के अनुरूप होना चाहिए यही चारों वर्णों के लिए हम्म फिर इसमें क्षत्रिय का भी बताया गया है कि क्षत्रिय का भी पेरेंट्स अगर क्षत्रिय हैं तो आ, वो क्षत्रिय कहला जाएगा और कर्म में अगर वो धर्म को प्रोटेक्ट करता है या सोसाइटी को प्रोटेक्ट करता है वो उसका धर्म रहेगा ऐसी हम्म। तरह वर्ण शंकर का भी बताया गया है शंकर यानी कि मिक्सचर <clears throat> जिस जिसमें पेरेंट्स अलग अलग धर्म के हों जैसे कि अगर माता ब्राह्मण है या पिताजी क्षत्रिय हैं तो जो हाँ, ऐसा कुछ भी एक वर्ण के नहीं है पर राजा इसमें मेरा ये कर्म रहेगा था इनका कर्म क्या रहेगा शास्त्र कुछ नहीं बताता इनको तुम जो करना चाहो कर सकते हो और ये वर्ण बाह्यदी में भी वर्ण बाह्य में भी क्योंकि शास्त्र की कैटेगरी में ये लोग आते ही नहीं है अच्छा इसमें नीच बिल्कुल नीच मतलब इनको कोई नीच हाँ गंदे मिलेच से भी नीचा माना है और ये बाह्यदी में वर्ष में बाह्य में भी यही बात है मतलब जैसे मिलेच जाति वगैरह बहुत सारी जातियां हैं ऐसी कि जो इन चार इन तीनों के अलावा मतलब ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र इन चारों के अलावा इस पूरे विश्व में <laughs> जो कोई भी जाति हो वो सब वर्ण बाह्य में आएंगे जी राजा हम्म मतलब जैसे मलेच्छ वगैरह जाति अपने हुई जैसे मुसलमान वगैरह मतलब मुसलमान धर्म नहीं उनकी जाति तुम जन्म से तुम कौन सी जात के हो तो अब शास्त्र में उसे मलेच्छ बताया गया कि जिनके आचार अच्छे नहीं है जिनके कर्म अच्छे नहीं है जिनका आचरण शुद्ध नहीं है पवित्र नहीं है वो सब मलेच्छ है जैसे अपने गुजरात में यहाँ खारवा वगैरह कच्छ में होते हैं ना फिशरमैन वगैरह होना और स्वीपर्स और ये सब जो नीचे कौम के लोग होते हैं वो सब वर्ण बाह्य में आते हैं जी राजा हम्म मतलब इसमें शास्त्र ऐसे बोलता है कि तुमने कोई बुरे कर्म पिछले जन्म में किए हैं जिनके कारण शास्त्र ने तुम्हें सभी धर्मों से वंचित रखा है ऐसा मानना चाहिए और खुद के बुरे कर्मों का फल भोगने के लिए तुम जन्मे हो ऐसी वृत्ति से खुद का जीवन बिताना चाहिए ऐसा नहीं मानना चाहिए कि हम तो नीचे हैं हम गंदे हैं हमसे ऊंचे भी बहुत सारे लोग हैं दूसरे हमको पापी मानते हैं हमने तो कुछ पाप नहीं किया फिर भी हम जैसे लोग मतलब जैसे ये खास आम्बेडकर वगैरह ने अनटचेबिलिटी अनटचेबिलिटी करके खूब जगा दिया इस बात को कि वो अछूत है अछूत है अस्पृश्य है वगैरह पर शास्त्र हमें ये बताता है कि तुम्हारे पापों का कर्म भोगने के लिए तुम्हें भगवान ने ऐसी योनि में डाला है और इसलिए अगर हम हमारा जीवन जी रहे हैं तो उस भावना से जीना चाहिए कि हमने जो भी बुरे कर्म किए उनको भुगतने के लिए हमें ये जन्म मिला है खुद को नीचा या बुरा नहीं मानना चाहिए पर ऐसे भोग योनि शास्त्र से बोलता है कि तुम्हारे बुरे कर्मों का पाप भोगने के लिए तुम इस योनि में जन्मे हो इसका मतलब ये ये दोनों फिर सामान्य धर्म में भी कोई कहीं नहीं सामान्य धर्म तो इनके लिए भी है विशेष नहीं है कोई भी मतलब शास्त्र और कुछ नहीं बताएगा बाकी एज ए ह्यूमन बींग तुम बुद्धिमान हो तुम कुछ दिमाग है तुम्हारे अंदर तो क्या करना चाहिए तो ऐसे करके सामान्य धर्म बताएं बाकी शास्त्र और कोई ना तो रूल्स एंड रेगुलेशन कुछ भी नहीं मतलब ना तुम्हारे लिए पढ़ना जरूरी है ना कोई नौकरी धंधा तुम्हारे लिए बताया गया है ना तो शादी ब्याह क्या करोगे कैसे करोगे कुछ नहीं हम्म ठीक है तो ये वर्ण धर्म समझ आ गया ना मितेश જી રાજા હમ બીજા બધાને પણ સમજાઈ ગયું ને આમાં હા રાજા બોલો રાજા હું શું કહું છું જો આમાં છે ને આપણે અ, જન્મ સમજો હવે તો આ બધી વ્યવસ્થા એકદમ બદલાઈ નથી ગઈ આ હમણાંના જમાનામાં જોવા જઈએ તો આ બધું ભવ્ય ભારતનો ઇતિહાસ છે એમ જ ભણવાનું હિસ્ટ્રી છે આપણા વેદની આ જાતની વ્યવસ્થા કોઈક જમાનામાં હતી બસ એને એટલી જાણકારી પૂરતું જ આજના જમાનામાં તો ન તો જોવાનું ન વિચારવાનું કઈ અચ્છા એવું છે તો તો ઠીક છે હા પણ એટલી વાત છે કે યથાશક્તિ આપણે જે કરી શકતા હોઈએ એટલું તો નિભાવવું જ જોઈએ હા એ તો બરાબર મતલબ જેમ કે ને જે રીતે એ રીતે હંમેશા કાકા શ્યામ બંને એ મત ના છે કે જેમ કે આપણી ફેમિલી અંદર કોઈ એવું વ્યક્તિ હોય કે જેને પેરાલિસિસ થઈ ગયું છે ફોર એક્ઝામ્પલ હંડ્રેડ પેરાલિસિસ થઈ ગયું છે પણ શ્વાસ લે છે હજી જીવે છે આપણા પરિવારમાં હોય તો જેમ તેમ કરીને પરિવારવાળા એમને સાચવે તો સહી કમસે કમ એને આપણે મર્ડર તો ના જ કરી દઈએ એ રીતે અત્યારે જે આ બધી વ્યવસ્થા છે વર્ણની હોય કે આશ્રમની હોય કે આપણા હિન્દુ ધર્મની હોય એ બધી પેરાલિસિસ જેવી છે કે કોઈક ભલે વન પર્સન્ટ બચી ગઈ છે યા તો હંડ્રેડ પર્સન્ટ કોલેપ્સ થઈ ગઈ છે પણ એ વ્યવસ્થાને આપણે બચાવી રાખવી જોઈએ એ હિસાબે કે આપણી વેદની પરંપરા છે ભગવાને બતાવેલી આ વ્યવસ્થા છે ને યથાશક્તિ આપણે જ્યાં હોઈએ ત્યાં એ પોઈન્ટ ઉપર એનું પાલન કરવાની અને એને સાચવવાની કોશિશ કરવી જોઈએ જે આપણે પેરાલિસિસ વ્યક્તિનું મર્ડર ના કરી દઈએ એ રીતે આ બધી વ્યવસ્થાનું મર્ડર કરવાની જરૂર નથી એમ ચૌંગક આ રીતે આને કહે છે અચ્છા હા એટલે જે રીતે આપણે પોતાના ફેમિલી મેમ્બર હવે મરી ગયા હોય પણ જે એમની સ્મૃતિ તરીકે આપણે એમના ફોટો કે એમની ચીજ વસ્તુઓને સાચવી રાખીએ કેમ કે એમના પ્રત્યે પ્રેમ છે કોઈ જાતનો રિસ્પેક્ટ છે એ રીતે આપણા વેદની વ્યવસ્થા છે આપણી જ વ્યવસ્થા છે જે આપણું શાસ્ત્ર બતાવ્યું છે આપણા શાસ્ત્ર પ્રત્યેના રિસ્પેક્ટને કારણે આપણા શાસ્ત્ર પ્રત્યેના પ્રેમને કારણે એને જે ફોર્મમાં મેન્ટેન રાખી શકતા હોઈએ એ રીતે મેન્ટેન રાખવું જોઈએ તમારી જે યથાશક્તિ કહેવાનો મતલબ અચ્છા હા હા બરાબર એટલું જ કરી શકાય હવે આમાં ન તો આ સિસ્ટમ પાછી ઊભી થઈ શકે એવી કોઈ કન્ડિશન છે અને ન આને ફૂલ ફ્લેજ આપણે નભાવી શકીએ એવી કોઈ કન્ડિશન છે પણ આપણે આમાં તો ત્યાં જેટલું મેન્ટેન થાય એટલું કરવું અચ્છા પણ હા એ વાત સાચી તમારી પણ હવે આમાં તો તમે જે બે પ્રકાર જે અલગ શીખવાડ્યા ને એ જ વધારે પડતું જોવા મળે છે આજ બચ્યું છે હવે આજે બે તમે એડ કરાવ્યા ને અત્યાર સુધી તો ખબર હતી કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર તો આ વર્ણ શંકર અને વર્ણ બાહ્ય એ હવે વધતું જાય છે ને એમ એટલે આજે જે મેઇન જે છે એ તો હવે અમુક ટકા જ રહ્યું કહેવાય ને હા એ જ પણ એટલી જ વાત છે કે કમસે કમ એવા લોકો પ્રત્યે આપણને રિસ્પેક્ટ હોવું જોઈએ અને વ્યવસ્થાને આપણે મેન્ટેન કરી શકીએ એટલી કોશિશ તો કરવી જ જોઈએ અચ્છા હા મતલબ એ જ વાત છે વર્ણસંકર મતલબ જે ઇન્ટરકાસ્ટ મેરેજીસ અને એના કારણે જન્મથી સંતાનો જે તમે ગીતાજી વાંચ્યું હોય ને તો ગીતાજીમાં પણ અર્જુન ભગવાનને આ આપે છે આ વાત કે ભાઈ તમે આટલું મોટું યુદ્ધ કરાવો છો લાખો કરોડો લોકો આની અંદર મરી જશે અને એનાથી કેટલા બધા વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે તો તો આપણું ધર્મ જ ખતમ થઈ જશે કેમ કે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય પછી શાસ્ત્ર એને કોઈ પણ જાતના કર્મોથી પ્રોહિબિટ કરી દે કે ન તો તમારો યજ્ઞોપવિત સંસ્કાર થઈ શકે ન તો તમે કોઈ સારા ગુરુ પાસે ભણી શકો છો કે ન તમારા વિવાહ વગેરે સંસ્કાર શાસ્ત્ર પ્રમાણે થઈ શકે ન શાસ્ત્રની કોઈ આજીવિકા તમે કરી શકો ન પોતાના પિતૃઓને તમે પાણી આપી શકો ન શ્રાદ્ધ કરો ન તર્પણ કરો કાંઈ જ ન કરી શકે તો આટલું બધું પ્રોહિબિશન શાસ્ત્ર એ વર્ણસંકર સંતાનને આપે છે કે તમે તો નીચ છો ગંદા છો તમારાથી ખરાબ તો બીજું કોઈ છે જ નહીં તો આટલું બધું સ્ટ્રિક્ટ આપણું શાસ્ત્ર આ બધી સંબંધિત છે અર્જુન ત્યાં સુધી ભગવાનને કહે છે કે તમે આવું પાપ કેમ કરાવો છો વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થશે પછી તો આપણો ધર્મ જ ખતમ થઈ જશે યુધિષ્ઠિર પણ જ્યારે છેલ્લે ભીષ્મ પિતામાને મળવા માટે જાય છે જ્યારે ભીષ્મ પિતામા બસ પોતાના શરીરને ખતમ કરવાના હોય છે આજ મકર સંક્રાંતિના દિવસે દિવસે યુધિષ્ઠિર જઈને અને ભીષ્મને એ જ કહે છે કે આટલા કરોડો લોકો આ યુદ્ધમાં મર્યા છે ને હવે જે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે જે બધી વ્યવસ્થા બધી ખરાબ થઈ ગઈ છે તો આપણું તો ધર્મ જ ખતમ થઈ ગયું આમાં હવે હું શું શાસન કરું શું લોકોને સમજાવવું અને પોતાની પ્રજાનું પાલન કેવી રીતે કરું આ ચિંતા તો યુધિષ્ઠિરે પાંચ વર્ષ પહેલા બતાવી હતી આજે તો એને કેટલો જમાનો વીતી ગયો તો ત્યારે જ આ બધું ખરાબ થઈ ચુક્યું હતું અત્યારે તો આપણે તો બહુ લેટ છીએ આ બધા માટે ઠીક છે દર્શના હવે હા રાજા બહુ ચિંતા નહીં કરવાની એ તો મહાપ્રભુજી જે રીતે કહે છે ને કે દરેક વ્યવસ્થા તૂટવા માટે હોય કોઈક બધી જ વ્યવસ્થાની પોતાની લાઈફ હોય ને એ લાઈફ ઉપર ખતમ થઈ જાય પણ આપણે પોતાના વેદ પ્રત્યે શાસ્ત્ર પ્રત્યે ભગવાન પ્રત્યે કોઈ જાતનો આદર સંસ્કાર કોઈક જાતની રિસ્પેક્ટ પ્રેમ બચી ગયા હોય તો એને મેન્ટેન કરવાની કોશિશ તો ચોક્કસ કરવી જ જોઈએ દરેક વ્યક્તિએ હા એટલે ત્યાં ભગવાન ગીતાજીમાં જ એ વાત બતાવી છે કે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ કે આ ચાર વર્ણની વ્યવસ્થા મેં જ જન્માવી છે મેં જ પેદા કરેલી છે તો કમસે કમ જયારે કૃષ્ણના ભક્ત આપણે લોકો હોઈએ તો ભગવાન દ્વારા બનાવેલી વ્યવસ્થાને એટલી જ મેન્ટેન કરવાની કોશિશ તો આપણે કરવી જ જોઈએ બધાએ જેટલું થાય એટલું બાકી આને આપણે પાછી સેટ કરી શકીએ એવી કોઈ કન્ડિશન જ નથી પણ જે છે એને મેન્ટેન રાખવું જોઈએ જે રીતે શ્યામ કાકા કહે કે આપણા પૂર્વજો હોય એમના ફોટો એમની વસ્તુ આપણે સાચવી રાખીએ એ રીતે વેદની આ બધી વ્યવસ્થાઓને જાણવી અને એને સમજીને સાચવી રાખવી એ હવે આપણું કર્તવ્ય છે અને જે આમાં બીજી કેટેગરી છે આ હાલોલ તમને સમજાય છે ને હા રાજા હમ આ કેયુર બોલ શું સમજાયું તમે સોઈ નથી ગયો ને હા હા બોલ તો બે ધર્મમાં બે પ્રકાર છે એક સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એમાં સામાન્ય ધર્મ સમજાવ્યો નથી હા એટલે વિશેષ ધર્મમાં જે વર્ણ ધર્મ બાહ્ય ક્ષત્રિય વૈશ્ર અને શુદ્ર વર્ણ સંકર અને વર્ણ બાહ્ય છે એમાં બ્રાહ્મણમાં માતા પિતા જન્મથી બ્રાહ્મણ હોવા જોઈએ તેનું તે બ્રાહ્મણનું જે રીતે જનો જે સંસ્કાર છે પહેલેથી થયા હોવા જોઈએ તો એ બ્રાહ્મણ તે બાલક ને આપણે બાલક એ બ્રાહ્મણ કહી શકાય હા હા રાજા હમ એટલે એ જ વાત છે જન્મ કર્મ અને સંસ્કાર આ ત્રણેયથી કોઈ વ્યક્તિ પોતાના વર્ણ પ્રમાણે જીવતો હોય તો એને આપણે બ્રાહ્મણ કહેવાય એ જ બધા માટે એના સિવાય વર્ણ સંકર અને વર્ણ બાહ્ય એ બંને કેટેગરી એવી છે કે જેને શાસ્ત્રે કોઈ જાતના કર્મ નથી બતાવ્યા પ્રોહિબિટેડ માન્યા છે પણ સમાજમાં છે એટલે એ લોકોને આપણે કેટેગરાઇઝ કરીએ તો એ રીતે કે જેના માતા પિતા બ્રાહ્મણ કોઈ એક વર્ણ નથી એ વર્ણ સંકર છે અને વર્ણ બાહ્ય એના એની જે જાતિઓ છે હમ સરસ એના પછી જે છે એ છે આશ્રમ ધર્મ આશ્રમ ધર્મ એનો મતલબ છે કે આપણે ત્યાં આપણું જે આયુષ્ય છે જીવનનું સો વર્ષ માનીને એને પચીસ પચીસ વર્ષના સાત વિભાગમાં ડિવાઈડ ચાર વિભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે એક પહેલું છે બ્રહ્મચર્ય બીજું ગ્રહસ્થ ત્રીજું વાનપ્રસ્થ અને ચોથું સંન્યાસ તો સૌથી પહેલું જે છે બ્રહ્મચર્ય તો બ્રહ્મચર્યનો મીનિંગ એ છે જે ભણવાની આપણી એજ હોય સ્ટડી ટાઈમ છે બ્રહ્મચારી તરીકે વિદ્યા અધ્યયનનો જે સમય છે એ બ્રહ્મચર્ય આશ્રમ લખી લેજો બધા કેયોર તું લખજે હમ બીજા લખજો ઉમંગ નિખિલ બધા બેઠા છો બધા લખજો ભૂલી જવાશે પછી થોડી વારમાં ક્લાસ ની બહાર નીકળશો ને એટલે પછી પૂછીશું નેક્સ્ટ સેટરડે ત્યારે કઈ યાદ ન હોય એવું ન થાય હા લખજો બધું તો આશ્રમ ધર્મ ચાર આશ્રમ છે એક બ્રહ્મચર્ય બીજું ગ્રહસ્થ ત્રીજું વાનપ્રસ્થ અને ચોથું સંન્યાસ તો બ્રહ્મચર્ય જે છે એ ભણવાની આપણી એજ છે મતલબ કે જયારે તમારે વિદ્યા અધ્યયન કરવાનું છે વેદ અને બીજા શાસ્ત્રો ભણવાના છે એ બ્રહ્મચર્ય બીજું છે ગ્રહસ્થ મતલબ કે તમે ભણી લીધા વિદ્યા અધ્યયન કરી લીધું તો હવે ફેમિલી લાઈફ જીવવાની છે મતલબ લગ્ન વિવાહ સંસ્કાર થાય અને એના પછી પોતાની ફેમિલી સાથે રો પરિવાર તરીકે સોસાયટીમાં તમારા જે કંઈ પણ ધર્મો છે એનું પાલન કરો તો એ ગ્રહસ્થ આશ્રમ ત્રીજું વાનપ્રસ્થ વાનપ્રસ્થ એટલે કે હવે તમે પોતાની લાઈફની બધી એન્જોયમેન્ટ લઈ લીધી છે પચાસ વર્ષની એજ પછી પેલી પચીસ પેલા પચીસ વર્ષ સુધી ભણવાની એજ છે પચીસ થી પચાસ વર્ષ સુધી તમે સુખોને ભોગવી શકો છો દુનિયાદારીમાં રહી શકો છો હસી મજાક પોતાની ફેમિલી સાથે રહેવું ખુશી મેળવવી બધી દુનિયાના જે પણ સુખ ભોગ મનોરંજનના સાધનો છે એને યુઝ કરવા તો એ ગ્રહસ્થ આશ્રમ છે ફેમિલી લાઈફ જીવવી તો એ બીજું ત્રીજું છે વાનપ્રસ્થ એટલે કે હવે પચાસ વર્ષની એજ સુધી આપણે બધું ભોગવી લીધું તો હવે થોડું છોડો મતલબ કે હવે પોતાની આત્મા માટે આપણે કંઈ કરીએ બધું ભોગવી લીધું બહુ પરિવાર સાથે રહી લીધા હસી મજાક જીવનના બધા સુખ બધું ભોગવી લીધું તો હવે પોતાની આત્મા માટે કઈ કરવું જોઈએ કે હવે તમારા છેલ્લા દિવસો આવ્યા કહેવાનો મતલબ એમ તો એ વાનપ્રસ્થ આશ્રમની અંદર હવે બધું ધીરે ધીરે છોડવાની પ્રેક્ટિસ કરવી જોઈએ અચાનક આપણાથી કોઈ વસ્તુને તમે કહો કે ભાઈ આજે ને આજે તમે આ વસ્તુને છોડી દો તો અચાનક ના છૂટે પણ ધીમે ધીમે પ્રેક્ટિસ પાડી હોય તો છૂટી જાય જે રીતે વ્યસન મુક્તિ અભિયાન હોય છે ને આ બધી એનજીઓ વગેરે ચલાવતા હોય અત્યારે હું એનજીઓમાં થોડા દિવસ કામ કરતી તો અમે પણ કર્યું હતું તો વ્યસન મુક્તિ અભિયાન એ છે કે ધીરે ધીરે કોઈ વ્યક્તિને સિગારેટની કે બીજી પણ કોઈ જાતની આદત હોય ગુટકા કે આ તે પાન પરાગ મસાલા તે બધા લોકો લેતા હોય તો આજે ને આજે તમે કહો કે અત્યારથી તમે છોડી દો સાવ સામાન્ય ચાયથી શરૂ કરીએ તો ચાયની કોઈની આદત હોય સવારે ઉઠતાની સાથે જોઈએ તો વ્યસન કોઈ પણ જાતનું સારું ન કહેવાય મહાપ્રભુજી પણ એની આજ્ઞા કરે છે કે વ્યસનને તો છોડવું જોઈએ કેમ કે એમાં આપણું મન લાગ્યું હોય તો ભગવાનમાં ન લાગે જેમ કે સવારે ઉઠતાની સાથે ચાય ન પીધી હોય માણસને ચાય ન મળે તો સેવા કરવાની હોય ઠાકોરજી પાસે જવાનું હોય તો એ સૂજે નહીં એમાં હાથું ચડી જાય સીધું તો વ્યસન આ ચીજ છે તો છોડવું જોઈએ તો એ પણ એક આદત છે કે ચલો તમે બે ટાઈમ ચાય પીઓ છો તો હવે એક ટાઈમ પીઓ એક કપ પીઓ છો તો અડધો કપ પીઓ ધીરે ધીરે એને છોડવાની કોશિશ કરો તો દસ દિવસે છૂટી જાય એક સાથે ન છૂટે એ જ વાત તે વાનપ્રસ્થ આશ્રમ પણ છોડવાની પ્રેક્ટિસ છે કે ધીરે ધીરે બધું છોડતા જાઓ હવે પોતાની ફેમિલી પોતાનો પરિવાર કે પોતાના અટેચમેન્ટ ધીમે ધીમે એને ઘટાડો ભગવાનમાં મન લગાડો તે વાનપ્રસ્થ અને એના પછી ચોથું સંન્યાસ કે જ્યારે હવે વાનપ્રસ્થમાં પ્રેક્ટિસ થઈ ગઈ સંન્યાસમાં હવે ઘર પરિવારને છોડીને તમે સંન્યાસ લો ઘર છોડીને ને જંગલમાં ફરો ભગવાન માટે પોતાના જીવનને સમર્પિત કરો પ્રભુનામાં ધ્યાન લગાડો સંસારમાંથી પોતાના મનને હટાવી લો અને પોતાની આત્માને મુક્ત કરો તો આ સંન્યાસ આશ્રમ છે તો જો આમાં પણ કેટલાક નિયમ છે બ્રાહ્મણને જ સંન્યાસનો અધિકાર છે મતલબ કોઈ બ્રાહ્મણ છે તો બ્રહ્મચર્ય ગ્રહ વાનપ્રસ્થ અને સંન્યાસ આ ચારેય આશ્રમોનું એ પાલન કરી શકે છે લખજો આ બ્રાહ્મણ માટે આ ચારે આશ્રમ છે બીજું ક્ષત્રિય તો ક્ષત્રિય કેવલ બ્રહ્મચર્ય ગ્રહસ્થ અને વાનપ્રસ્થ આ ત્રણ આશ્રમોમાં જ રહી શકે છે એ સંન્યાસ નથી લઈ શકતો શાસ્ત્રનો નિયમ છે એ સંન્યાસ ન લઈ શકે ક્ષત્રિય ત્રીજું છે વૈશ્ય વૈશ્ય કેવલ બ્રહ્મચર્ય અને ગ્રહસ્થ વિદ્યા અધ્યયન વેદ ભણે અને ગ્રહસ્થ ધર્મનું પાલન કરે વાનપ્રસ્થ અને સંન્યાસ એના માટે નથી ચોથું જે શૂદ્ર છે એ કેવલ ગ્રહસ્થાશ્રમ એ વેદ અધ્યયન પણ નથી કરી શકતો એને કેવલ ગ્રહસ્થાશ્રમમાં એ રહી શકે એના સિવાય બીજી કોઈ પણ જાતની પ્રવૃત્તિ એ ન કરી શકે તો આ રીતે શાસ્ત્રની આપણે ત્યાંની આ વ્યવસ્થા છે આ બધી જ વાતો આપણા શરીર માટે છે કેમ કે આપણું શરીરની એજ થાય છે આપણા શરીરને સુખ ભોગ જોઈએ છે શરીરને છોડવું પડે છે આપણા માટે તો કોઈ ફરક પડતો નથી બધી એક જ વાત છે તો વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ આ બંને આપણા દેહના ધર્મો છે આપણા શરીરનો ધર્મ છે તમે બ્રાહ્મણ છો આપણું શરીર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શૂદ્ર છે આપણી આત્મા નથી સેમ વે આપણી આત્મા બ્રહ્મચારી નથી આપણી આત્મા ગ્રહસ્થ નથી પણ આપણું શરીર બ્રહ્મચારી છે આ વિષયમાં હજી ઘણી બધી ડિટેલ છે જે જાણવી એકચ્યુઅલી જરૂરી છે આપણે એનું પાલન કરીએ કે ન કરીએ નેક્સ્ટ ક્લાસમાં ઇન ડિટેલ અત્યારે લઈ લેશું આને કેવલ લેશે ઇન્ટ્રોડક્શન માનજો વર્ણ આશ્રમ અને સંન્યાસ સામાન્ય ધર્મ આ બંને ધર્મોનું ડિવિઝન ઇન ડિટેલ હજી નેક્સ્ટ ક્લાસમાં આપણે જોશું ઠીક છે તો આજનો ક્લાસ અત્યારે અહીંયા રાખીએ સાડા દસ થયા છે આજે જે પણ ટોપિક આપણે ભણ્યા એ બધા ફરીથી એકવાર રિવાઇઝ કરજો જોઈ લેજો એકવાર કંઈ ન સમજાયું હોય તો નેક્સ્ટ ક્લાસમાં મને પૂછજો આપણે એને ફરીથી ડિસ્કસ કરશું અને હજી પણ દેહધર્મ અને આત્મધર્મ બંને ટોપિકને ઇન ડિટેલ નેક્સ્ટ ક્લાસમાં આપણે જોશું રાજા એક પૂછના હતા हाँ बोल ये वैश्य में और शूद्र में मेरा लिखना रह गया था उसमें कौन से कौन से धर्म वो अपना सकता है वैश्य वैश्य के लिए ब्रह्मचर्य और गृहस्थ ब्रह्मचर्य और गृहस्थ और और शूद्र के लिए केवल गृहस्थ आश्रम ठीक है जी राजा हाँ नेक्स्ट क्लास में इन डिटेल ले लेंगे क्लियर हो जाएगा सब बात जी राजा હમ તો ઠીક છે આટલું આજના ક્લાસમાં રાખીએ કઈ ન સમજાય તો મને પૂછજો નેક્સ્ટ ક્લાસમાં આખું વીક વચ્ચે છે તો આ વિષયને થોડું ભણજો આગલી શિબિરોમાં જે કંઈ પણ હાલોલથી તમે લોકો ભણ્યા છો સાંભળ્યું છે તો થોડું મટીરિયલ જૂના જૂના ચોપડીઓ બધી ભેગી કરીને જોજો થોડું અંકુર કેવું આપણે તો બધું સાથે ભણ્યા છીએ નોટ્સ વોટ્સ લખેલી હોય તો ગોતજો તો થોડું જોજો થોડું સ્ટડી કરો આની આ સબ્જેક્ટની નેક્સ્ટ ક્લાસમાં થોડું ઇન ડિટેલ લઈ લેશું રાજા હા આ સેટરડે છે ખાલી ક્લાસ કે સેટરડે સન્ડે ખાલી સેટરડે અત્યારે તો તને ભણવું હોય તો આખું વીકે ભણાવી હા વાંધો નહીં હા તો ચાલો આજનો ક્લાસ તો અહીંયા રાખીએ હવે તમને હાલોલથી ટાઈમના કઈ ચેન્જ બાબતે છે કંઈ કે આ સાડા નવથી સાડા દસ ફાવશે હા સાડા નવ ફાવશે ફાવશે ને બધાને બસ તો સરસ તો નેક્સ્ટ ક્લાસ આ ટાઈમે સાડા નવ થી સાડા દસ આપણે લેશું વચલા વીકમાં થોડું જોઈને રાખજો સબ્જેક્ટને હા હા ભૂલી નહીં જતા હા અને સાંભળ જે અમે લોકો અત્યારે આ તો ક્લાસની અંદર એ જાતનો રૂલ છે કે જેટલા પણ સ્ટુડન્ટ ભણે છે ક્લાસની અંદર પાર્ટિસિપન્ટ હોય રેગ્યુલર તો પેજ આખા ક્લાસની એક સમરી શોર્ટ કે આ એક કલાકમાં તમે જે ભણ્યા જે સાંભળ્યું ને તમને શું સમજાયું એ લખીને એનો ફોટો મને વોટ્સએપ પર મોકલવાનો હા હા દરમિયાન ક્યારે પણ નેક્સ્ટ સેટરડે પહેલા એટલે બધાએ લખવાનું કે બધાએ અલગ અલગ લખવાનું અને બધાનો ફોટો મોકલવાનો બધાએ ફોટો પોતપોતાનો મોકલજો ઓકે હા હા ઠીક છે તો તમને શું સમજાયું બસ ઇન શોર્ટ બીજી કોઈ ડિટેલ નહીં પણ આજના એક કલાકમાં તમે શું ભણ્યા અને તમને શું સમજાયું એક પેજમાં થોડું વ્યવસ્થિત લખી અને મને મોકલવાનું હા રાજા ઠીક છે તો બધા જરા એ કરીને ને તમે બધા પાર્ટિસિપન્ટ મને મોકલી દેજો તમારા મારા નંબર તો છે બધા પણ હા રાજા ઠીક છે હા તમે રેગ્યુલર જોઈન થજો આજે એક ક્લાસ કર્યો ને બીજામાં નહીં એવું નહીં થતું હા હા રાજા હો ઉમંગ નિખિલ બધા બેસજો પોતપોતાના ઘરેથી ફાવે તો ઘરેથી ને વિદ્યાપીઠમાં ફાવે તો વિદ્યાપીઠથી હમ ચલો ન સમજાય તો પૂછજો નેક્સ્ટ ક્લાસમાં એને ડિસ્કસ કરશું આજનો ક્લાસ અહીંયા રાખીએ અને સમરી મોકલજો બધા નેક્સ્ટ સેટરડે પહેલા હા રાજા પ્રણામ નેક્સ્ટ ક્લાસ તો હાલોલમાં જ કરશું વિદ્યાપીઠમાં આપણે હવે હા ભલે ચાલો રાખીએ અહીંયા મળીએ નેક્સ્ટ ક્લાસ ભલે હા જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ ક્લાસ મળીએ ચાલો હા જય શ્રી કૃષ્ણ